રસ્તો બતાવો પછી ધોઈ નાખીએ બતાવી વાંધો એકલા બેસીએ ત્યારે બહાર ના બધા વિચારો આવે છે કેવી રીતે બંધ કરવા <laughs>

ત્રિવેમન તંત્ર દે છે કે કેવી રીતે રહેવું ભગવાન ભક્તિ વધારે છે ભગવાન પર તમને ભાવ જ નથી છે નથી કેમ છે બેંકમાં ડોલર લેવા જાય તો ગણતી વખતે ધ્યાન એક જ જતો રહે છે ડોલર લેવા જાય તો ગણતી વખતે ધ્યાન એક જ હોય કે ના હોય એના પર પ્રીતિ છે ભગવાન પર પ્રીતિ નથી જેની પર પ્રીતિ વધે ત્યાં એકાગ્રતા રહે પ્રીતિ વધારે જરૂર لکمی نسار تو بڑے بوشا ہے لکشمی چلا گا چار شری એમને પક્ષમાં જવા પડે મારા એ મારા નથી થતું મારાથી એ કશું થતું નથી તો પછી આ ભગવાન ચલાવતા નહીં જોઈ ચલાવતી નથી આ તો ઇફેક્ટ છે પોઝિટિવ કોઈ ચલાવતા જરૂર નથી લક્ષ્મી તું લાવતી હતી તો કોઈ દાદા ને દાદા લક્ષ્મી રાખવાનો વાંધો નથી થતો મૂળ રાખવાનો વાંધો થતો લક્ષ્મી મૂળ ના કેવા

ચંદ્રોના હતા હા મારી ગાડી ચલાવી વિયેટનામ થાય બરાબર કેવળના થયું ને આ છે ના ઉપલબ્ધ જોઈ જાય મોડું છે તે કેન્સર રહી નથી દેખાતું લોકો સમજી રહ્યા કે ભગવાન કરી છે ઊંઘા જવા માટે ખાવ બરાબર છે દૂધ ખાવા માટે જ ચાય ચાય કરા જાય પણ દાદા વગર જેટલું કરશે એટલું તમારે કોઈ જમીન ગમે <laughs> કેસરીભાઈ વાળા ને કેસરીભાઈ વાળા ને કેસરીભાઈ વાળા એટલે ચોક્કસ એમ ભાઈ કેસરીભાઈ જેવા જૈન છે ખેતીભાઈ વાળા જૈન ખેતીભાઈ ના જેવા કચ્છના કચ્છના છે ને આપડે જીંગોળી ઝીંગોળી વર્ગે ને કે આપણે ઝીંગોળી વર્ગેલી એમ કે દાદા ઝીંગોળી પગાય પગાય જ્ઞાન જાણવું છે اس کا بننا પોતાની જાતને ખરેખર કિરીશ કે આપણે ત્યાં તો સત્સંગમાં આવતા રહીશું બધું આવવાના છે બધા આવવાના આવશે હા સાંભળતા નથી યાદ આવતા નથી બહુ ડોક્ટર સારા મળ્યા છે કાલે આવજો કાલે પ્રતિકંડ દેખાડશે કાલે આવજો દેખાડી દેશે અમારે જે કરવાનું છે બધું દેખાડી છે આપડા ની વાતચીત કરો જે જગત કામ હિતકારી હોય આપણું તૈયાર થઈ જવાનું તૈયાર થઈ પછી છપાવવાનું જે વાતી થાય પછી તૈયાર થવાનું જઈએ જયારે આપણે જઈએ ત્યારે જે આત્મા આપણા માટે ઉડી જાય છે જે ચેતન તત્વ છે તે શું તત્વ છે શેનું બનેલું છે અને કોણ એને ટ્રાન્સફર કરે છે ભાઈ પૂછે છે આપણે મરી જઈએ છીએ ત્યારે જે ચેતન તત્વ ઉડી જાય છે આપણે મરી ગયા પછી શરીરમાંથી જે ચેતન તત્વ છે તે નીકળી જાય છે તો એનું શું થાય છે બીજામાં ટ્રાન્સફર થાય છે કે એ શેનું બનેલું છે એનું શું અને એને ટ્રાન્સફર કોણ કરે છે એનું બધું એકાઉન્ટ કોણ રાખે ના એવું કઈ રાખવાની જરૂર નથી આ દુનિયામાં કોઈ એકાઉન્ટ રાખવાની જરૂર નથી કોઝિઝન જરૂર ના હોય હવા જેવી વસ્તુ હશે શેનું સ્વરૂપ શું ચેતન નું સ્વરૂપ શું છે એમ પૂછે શેનું બનેલું કાદવ નડે નહીં અને ગંધમાં લઈને પસાર થાય તો ગંધાય નહીં પોતે પાણી લઈને પસાર થાય તો ભીનું ના થાય દાખલો આવો ગાડીમાં બેઠા રાત્રે ગાડી ચાલતી હોય તે ગાડી જીવડા અથડાય ખબર ના પડે રાત્રે નહીં પછી લાઈટ કરીએ તો ખબર પડે એ રીતે આપણા માણસો ને પાપ લાગતું દેખાતું નથી શું કારણ છે લાઈટ નથી જેમ જેમ લાઈટ થતું જાય તેમ એને દેખાતા જાય પાપ લાઈટ ના હોય તો પાપ જ દેખાતા જ નહીં અને શંકાય પડે લાઈટ વધારે દેખાય એટલે વધારે જીવડા દેખાય નોર્મલ આવું અને હમણાં ગોળ અંધારું નહીં આવડે આવડે દેખાય નહીં દેખાય નહીં એટલે વાંધો નથી એવું છે એ પ્રકાશ આવો નથી દેખાય જેવો પ્રકાશ નથી જે દેખાય છે એ પ્રકાશ છે એ જતા આપડે ગાડી જતી હોય અને વાદરા મુંબઈ વાદરા છે ને ત્યાં જે ગંધાતા કાદવ નડે ગંધાતા પાણી નડે તો એ અંધારું થાય ખરું

કૃપા થાય તો પ્રાપ્ત ઘણા વર્ષો પહેલા વેસ્ટર્ન કન્ટ્રીઓમાં એક એવો એક એવો પ્રયોગ કરવામાં આવેલો કે એકમાં જીવન વસ્તુ રાખેલી અને એવી ટાઈપની બીજા ગોળામાં એક મળેલી આખો જે સિલ ગોળો હતો એ સિલ કરાવી એક તો આખો તૂટી જવો કશીક વસ્તુ નીકળી ગયો એમ જે કળા જિલ્લા વિશેની હિસ્ટ્રી અત્યારે છે સાચું છે કે આમ લોકો વાંચતા અમને પૂરું એની સાથે એ બેગ દોડીને પછી એ લોકો એ પહેલા અને આ પછી એ વાત પૂછે છે કે એક વખત ઘણા વર્ષો પહેલા એવો એક પ્રયોગ કરવામાં આવ્યો અમેરિકામાં કે બે કાચના ગોળા કર્યા રાખ બનાયા અને એકમાં છે તો મરેલું વસ્તુ રાખી અને એકમાં બીજામાં જીવતું રાખ્યું જે મરી જવાની તૈયારીમાં હોય તે પછી એ ગોળો આખો સીલ કરી નાખ્યો કશું આનાથી બહાર આવી ના શકે ને જઈ ના શકે એ રીતે પછી એ લોકોએ એવો એવો અપસર કર્યું કે પેલું જે પેલામાંથી જીવ જતો રહ્યો એટલે પેલી કાચના ગોળાને તળ પડી ગઈ તિરાડ પડી ગઈ અને એમાંથી પેલે જીવને કાઢીને વજન કર્યું તો કે કેમ જીવતા જીવતું હતું ત્યારે વજન કર્યું એના કરતા મરી ગયા પછીનું વજન ઓછું થયું હા એટલે આવું એટલું આટલું જ એ લોકો ની પાસે છેલ્લામાં છેલ્લું આત્માની માટેનું છે તેથી વધારે કશું એ લોકો શોધી નથી શક્યા એ લોકો એવું કહું કે જે લોડ થતા જે વજન ઘટ્યું તે આત્માનું નહીં આત્માનું વજન જ નથી આત્મા જોડે બીજી ચીજો કઈ તેનું વજન ક્રોધ માયા આત્માનું વજન બિલકુલ છે નહીં કર્મો ગયા બધું કાંઠો ગયું અને એથી જોડે બીજી જોડે ધીરે જાય છે એક પોતે મૂળ કહેતા ને પછી બીજું કારણ દે એટલે કોઝી દે કોઝી દે એ બધા દ્વારા એક વધી જ દે તે સાથે જાય તરત જોરી મળી જાય પ્રાપ્ત હોય ને અહીંયા આગળ છૂટવાનું બે સાથે જ જાય એટલા ટાઈમ એક સેકન્ડે વચ્ચે ઉભું રહેવું ના પડે ઉભું રહેવું પડે તે સેકડે હજારે એકાદ માણસ એના આજે આત્મા એક દેહ માંથી બીજા દેહ માં યોની માં જાય છે તો ત્યાંનો એને એક ગામ માં જાય કે બીજા ગામ માં જાય કે બીજા દેશ માં જાય બીજા દેશ માં જાય જો હિસાબ હોય તો લાગતું હતું હોવું જોઈએ લાગતું હતું جیوڈ بھی خوب ہوں گا دے آپ دہی ملتا અમુક હજારો એકાદ માણસ હોય કે લાખે એકાદ લાખાત બે ચાર પાંચ હોય વધારે ના હોય તે પ્રેત કહેવાય છે આપડે ત્યાં ભૂત નહીં પણ પ્રેત ભૂત કોઈને વળતું નથી પ્રેત વર્ગે પ્રેત ને આપડે લોકો સમજે નહીં ને એકચ્યુઅલી ના સમજે કે ભૂત ભૂતા ભૂતા ભૂત દેવલોક છે

એનું રૂપ લઈને આવે અને આ કેવી હોય કે અહીંથી નીકળ્યો પછી એને દંડ દંડ ની ખાતર બીજી જગ્યા ના મળે દંડ વાસના રહી ગઈ એના રેલ ની ખાતર સમજાય ને એટલે શું કરવું પડે એને દેહ ના હોય આ દેહ દેહ તો બાળી ગયેલો ભોગ બહુ લાગે ભૂખ લાગે એટલે શું કરવું પડે બીજા બીજાના દેહમાં પહેન ખાવું પડે ભૂખ લાગે તરસ લાગે થાક લાગે બધું લાગે બીજા બીજાના દેહમાં રેડવટ છે ફાવતું હોય તેના દેહમાં જાય કે ના ફાવતું હોય તેના દેહમાં જઈને હેરાન કરે ને એને પ્રેત કહેવાય એટલે છ મહિના બાર મહિના વાસના પૂરી થઈ જાય પછી એની ગતિ મળી જાય દાદા એ દેહ છે હિસાબ વગર તો બીજાના દેશમાં દેહમાં જવાય નહીં ને સારું ખરાબ હોય ખરાબ હોય દુઃખ લઈ જાય સારું સુખ આપી જાય એટલે આમાં કોઈ વચ્ચે દલાલની જરૂર નથી કશું ઓર્ગેનાઇઝેશનની જરૂર નથી કશું નથી છે દેખાય itself જીવો તમે પાસે એકમાંથી બીજામાં જાય તો જીવોની ટોટલ સંખ્યા એક હશે જેમ જેમ એનું પૂછે છે કે જીવોની જે ટોટલ સંખ્યા છે તે એટલી જ રહેશે કે ઘટવત થાય છે દેવગતિમાં જાય કે મોક્ષે જાય તો સંખ્યા જીવોની ઓછી થઈ જાય આત્મા આત્મા જે છે એની સંખ્યા સરખી જ રહેશે કે ઓછા વધતા થાય આત્મા જીવો એક વધે નહીં ઘટે નહીં જેટલી ચીજો છે there are six eternal synthesis એક કે છે ને અણુ તે અણુ નહીં પણ પરમાણુ સ્વરૂપે મૂળ ત્યાં આખું જગત બધું પરમાણુથી ભરેલું છે એમાં વધઘટ ના થાય એક બે પરમાણુ ચેતન છે તેમાં વધઘટ ના થાય કોઈ ચીજમાં વધઘટ ના થાય છ છ હું ચાલ્યા કરે વધઘટ ના થાય ભૂતની વાત કરી પ્રેતની ગામે એવો એક દિવસ અમે ગંગા નદીને કિનારે બિહારમાં પટનામાં ગયેલા તમારા જોડે અમારા ફ્રેન્ડની વાઈફ હતી તેને એવું કશું વળગ્યું કે એ છોકરીને ગુજરાતી બોલતા આવડ્યું તેને હિન્દી અને અંગ્રેજી બોલતી થઈ ગઈ અને લંગડાતી ચાલે પછી રસ્તામાં જ્યાં જ્યાં નદી આવે ત્યાં પડવાનો ટ્રાય કરે અને અમદાવાદ સુધી લઈ આવે ત્યારે અમદાવાદને સાધુ એને તારીફ કર્યા કે ત્યાં પછી ભૂલ થતું રહ્યું આવું કેવી રીતે બનતું છે હકીકત મારી જોયેલી વસ્તુ છે એમનો એક પ્રસંગ કે છે એમનો એક પ્રસંગ કે છે તે છે તો ઇન્ડિયામાં હતા ત્યારે બિહારમાં પટના ગયા છે ત્યાંના મિત્રો ને બધા ગંગા નદી ઉપર ગયા હશે બધા મિત્રો સાથે તેમાં એમને એક મિત્ર ની વાઈફ હતી તો એને અચાનક એને કઈ ભૂત વળગ્યું હોય એવું બધાને લાગ્યું એ તો એટલું ગુજરાતી બોલી શકતી બીજું કઈ તેને આવડતું નતું તો એ છે તો બીજી ભાષામાં બોલવા માંડી હિન્દીમાં અંગ્રેજીમાં અંગ્રેજી બધું બોલવા માંડી અને પછી લંગડાથી ચાલતી ચાલતી હતી લંગડાથી ચાલતી હતી અને જ્યાં નદી આવે ત્યાં કૂદવા માટે ભાગાભાગ કરે તે બરાએ અમદાવાદ લઈ આવ્યા ત્યાં સુધી એને સાચવી સાચવીને લાગવી પડ્યું પછી અમદાવાદમાં એક કોઈ સાધુ મહારાજ હશે એને કઈક સાબિત કરી આપ્યું તાવીજ એ બાંધ્યા પછી એને સારું થઈ ગયું તો કે આ શું હકીકત શું છે આ બને એવું આ કે મેં નજરે જોયું કરેક્ટ વાત છે જોડે જ એક મહિના એક બે મહિના સુધી પ્રેત ની જોડે જ હતા બધું જોયેલું મેં જાતે નજરો નજર મેં વાત એવું કરી દઈશ એ છે ને તો એની જોડે પછી ઇંગ્લિશ માં જ બોલતા હતા પેલે મૂળ ને તો આવડતું જ નતું ઇંગ્લિશ અને પોતે સ્ત્રી હતી પણ વાત કરે

તમે જ છો જે છે માલિક કોઈ છે બીજો સ્ત્રીઓને કેમ પ્રેત વર્ગે પુરુષોને કેમ નહીં સ્ત્રીઓને કેમ પ્રેત વર્ગે ને કેમ ના થાય સ્ત્રીઓ જોડે રાખશે જતા હોય બીજી સ્ત્રીઓ ને પુરુષો ને બધા સ્ત્રીઓ આપડે તો પુરુષો નું જોયેલું દાદા પેલા વેણીભાઈ નું નતું થયું વેણીભાઈ ને એમની દીકરીને બધાને કે દાદા કરી આવો હું તો શિવ નો ભગત છું મારે દાદા કરવા ના આવે ને પણ તમે દાદા દાદા નથી કર્યા દાદા એટલે દાદા જ થઈ ગયા શું હું તો શિવ નો ભક્ત થઈ ગયો છે એટલે મારે ના આવે ને એની દીકરીઓ કહે કે અમારે પાત્ર બોલાવડાવો ને ગુના ઠેર ઠેર ઠરેલા છે શા માટે ઠરેલા હોય તેના માટે ને ઠેર ના થઈ રહ્યા પછી એક દાડો આયા એની દીકરી સાથે શાંતાકુરમ રહેતા ત્યાં તમે શું આયા હું તો તમારી પાસે આવું જ પડી ગયા છૂટકો ના થયો શું થયું સમજ પાડો એમને છે ને તો વડોદરામાં હતા ત્યાં વડોદરામાં જેમને બધા હેરાન કરે એમને ખાવા ના દે ખાવા ખાવાનું લેવા જાય તો એમાંથી ઉંદરડા થઈ જાય એવું થઈ જાય મોટા મોટા છોરા લઈને મારવા આવે તો એટલા ગભરાઈ ગયા ગભરાઈ તો સીધો ગાડીમાં બેસી ગયા એમને અને પરાણે મુંબઈ આ મુંબઈ બે બાજુ આખો દાડો ઉઘાડે દાડે રાતે દાડે હે આખો દાડો મારે જરાય શાંતિ નહીં રહેતી એમ કઈક રેડિયા રસ્તો કે એમને કહ્યું નમસ્કાર કરો પછી બધા બધા દાદા રૂમમાં હે ને એ બધા બાળા પાસે ઉભા હતા અંદર હતા હતા અંદર હતા એ દાદા કે શું છે ક્યાં છે એ બધા નમસ્કાર કર્યા દીદી કરતા રહ્યા નવી તમારું નામ નહીં દે કહ્યું તારે કે હમણાં અહીંયા આવ્યા કે તમને દેખાડે પણ અહીંયા આવડે આવડે દેખાડે તરા ગુનો છે તે માફ કરજો હવે એ લોકો મેં કહ્યું આવડવું કહ્યું છે તૂટવું છે ટકા મારે તૂટવું છે છોડવાનું છોડી દે અને બે સમાધાન કઈ નાખ્યું એટલે અમને કહ્યું બાકી માગી માગી કરું જેવું માગી બરોબર ને એ બંધ થઈ ગઈ પછી ગઈ ધંધો કરનારો એ તો ગાંઠે કોઈને આવે દાદા નતો ગાંઠતો નહીં બહુ વિચેરો જગત છે

જોર મસ્ત થઈને મસ્ત થઈને આ મહારાજે મસ્ત બધી વૈષ્ણવ ગાદી ના વૈષ્ણવ ને ગાદી ગાડી બાજુ થોડી દાદા ચરણ માં સુરત ની સુરત ની ગાડી એમની છે સુરત ની ગાડી એ સુરત વિભાગ માં રહેલું કૃષ્ણ મંદિર બંધાય છે દાદા મહારાજ પૂછે છે કે હીરાબા આપડા ક્યાં છે આપડા હીરાબા અત્યારે ક્યાં છે હીરાબા એ કહેવાય ને કોઈ કોઈ મારે કલ્પના વાળો માણસ કલ્પે ચડે શું કરવું શું નહીં એને ખ્યાલ નહીં હોવાથી મોચાય ક્યાં જેવું કહીએ નહીં એને મોક્ષે ગયા એનું કહીએ જગત પદલ છે દિવાળી ઈધી પદલ તમને બધો સારો મળે છે વાતચીત કરું છું મને કેટલા માણસો જાય છે સંખ્યા કેવી જોશે આપણે કહીએ ને કે રોજ આટલા જાય દિનેશભાઈ પૂછે છે કે આ મોક્ષે બધા કેટલા જાય એની સંખ્યા કેટલી હોય દિવસમાં કેટલા જાય મોક્ષે જનારા કેટલા હોય જેવા અહીંયા આગળ લશ્કર જતું હોય એની લાઈન પાંચ પાંચ ની હોય છે ને એવા મોક્ષે જનારી લાઈન એક થી આઠ આઠ ની છે એવા સમય એ લાઈન જાય ને એ રીતે મોક્ષ ના એક આઠ આઠ જાય નિરંતર ચોવીસે કલાક આ દુનિયા આવડી નથી આપણી આવી રીતે પંદર દુનિયાઓ છે એ બધી ભેગી કરે એમાંથી બધામાંથી એક આઠ એટલે એકસો આઠ પેલાથી આવે છે બધા જેટલા અહીંથી વ્યવહાર બધી જાય એટલા વ્યવહારમાં આવે વ્યવહાર સરખો સરખો રહે છે વ્યવહારમાં એક જીવ ઘટતો નથી વર્તન સૂર્યનારાયણ શિવ ચંદ્ર તારા અવ્યવહાર રાશિ ના જીવો ની સ્થિતિ કેવી હોય અવ્યવહાર રાખીને જીવોની સ્થિતિ કેવી હોય નામ ના પડેલું હોય નામ ના પડેલું હોય અને ટ્રેનિંગમાં આવ્યા ના હોય ટ્રેનિંગમાં જેમ જેમ થાય વખત બળતો જાય ટ્રેનિંગ મળતો આવતા જાય વ્યવહારમાં આવે તો નામ પડે નામ બધા થોડું આવડી લીલ હોય તો લીલ નું નામ પડેલું હોય એમ ભારતીબેન પૂછે છે કે અવ્યવહાર રાશિ માંથી વ્યવહાર રાશિ માં આવવા માટે એ લોકો શું ઈચ્છા કરે કે એમને વ્યવહાર રાશિ માં આવવા ઈચ્છા ધક્કા થઈ બધું પ્રવાહ ના ધક્કા બેન માર્ગો છે કારણડી ની શિક્ષા દેશમાં કેટલો ફેરવ કહેવાય કે કારણડી અને શિક્ષણ કાકા પૂછે છે કે કારણ દેહ અને સૂક્ષ્મ દેહ માં કેટલો ફરક બે સરખું જ કહેવાય કારણ દેહ અને સૂક્ષ્મ દેહ સૂક્ષ્મ દેહ એટલે ઇલેક્ટ્રિકલ બોડી બીજું કઈ છે ઇલેક્ટ્રિકલ બોડી એમાં સંસારમાં રહેવાના છે મુખ્ય ના રહે તમારી ઇલેક્ટ્રિકલ બોડી જોડે હોય દરેક એમાં ઇલેક્ટ્રિકલ બોડી હોય તમે સમજાય ઇલેક્ટ્રિકલ બોડી મને પૂછ્યું

અને ઇલેક્ટ્રિક બોડી ખાવાનું લોહી લોહીને ઉપર ચડાવે નીચે ઉતારે બધું ઇલેક્ટ્રિક બોડી કરે ખાવાનું પતાવનાર ગુસ્સો ગુસ્સો બધો ઇલેક્ટ્રિક બોડી લે અને કાન દે પોઝિટિવ બદલ દે એ બધા આવતા ઇફેક્ટિવ બોડી બસ બોડીની અંદર એમ કહેવામાં આવે છે કે આપણે કોઈ વાયરસ અંદર લઈએ તો હજારો બહારના જંતુ આવે પ્રેક્ટિકલ ભાષામાં તો બહારના કેટલા જંતુ અંદર આવે અંદરના કેટલા જંતુઓની ફાઇટ થાય અંદરના જંતુઓ જીતીને આ બોડીની સિસ્ટમ ચાલતી હોય છે તો બીજા બી હજારો જીવો અંદર ફરતા ફરતા હશે બોડીની અંદર એમ પૂછે છે કે પેલો વાયરસ બધા જીવ જંતુ હોય જીવાણુ સૂક્ષ્મ જીવાણુ હોય ને બેક્ટેરિયા વાયરસ એ બધા આપણા શરીરમાં જાય છે શ્વાસમાં ખાવામાં ગમે તેમાંથી તો એ આપણા શરીરમાં પાછા એવા રેઝિસ્ટન્સ પાવર ઉભો થાય ને એની જોડે ફાઇટ થાય કે પેલાને મારી નાખે કે પછી પેલા જીતી જાય તો કે આટલા બધા આપણા શરીરમાં હજારો બધા જીવાણુઓ હોય ભાઈ ફરતા ફરતા હશે એ અંદર હોય આપણી અંદર એટલા બધા તમે એમાં આપણા મહિલા નું શું થાય આપણા મહિલા આત્મા નું શું થવાનું એને મજબૂત કરે દે એને ઢીલો કરીને ઘણા આટલું દાદા આ તેજસ શરીર શ્વાસોશ્વાસ થી શરૂ થાય તો પેલા અંદર ના પરમાણુઓ બધા ફરતા હોય એટલે ઇલેક્ટ્રિસિટી ચાર્જ થઈ જાય આ તેજસ શરીર છે તે ઇલેક્ટ્રિકલ બોડી કહીએ પણ પેલા શ્વાસોશ્વાસ લઈએ એનાથી અંદર ના પરમાણુઓ એની જે ગતિ હોય એક આમ ને એક આમ છે પછી ઇલેક્ટ્રિસિટી ચાર્જ થઈ જાય એમાં ઇલેક્ટ્રિક બોડી ને જાય અત્યારે ઇલેક્ટ્રિક બોડી એને ચાલુ થઈ જાય એ શ્વાસ શ્વાસ થી ચાલુ થઈ જાય શ્વાસ ખતમ થઈ જાય એ બંધ થઈ જાય એટલે વજન જે ઘટે છે તે ઇલેક્ટ્રિક બોડી અને બીજું બીજા કારણે સૂક્ષ્મ દેહ ને કારણે એનું વજન છે આત્માનું વજન નથી કારણ કે વધારે દાદા આ આ તો આપણા એક દેહ ની અંદર એ દેહ ને વાપરનારા કેટલા જીવો બધા બહુ જીવો હોય આપણે એક આત્મા છે બીજા આત્માઓ બધા વાપરી જાય એક દેહ માં તો આ એક દેહ ને તો કેટલા આત્માઓ વાપરતા હોય એનો ઉપયોગ એટલે એક બધું ઇમોશનલ થાય છે ને તો હજારો જીવ મર્યાનું એને પાપ લાગે ગાડી ઇમોશનલ થાય તો શું થાય ગાડી ઇમોશનલ મળે છે ઇમોશનલ થાય શું થાય એ માણસ ઇમોશનલ થાય તો એવું થાય ઇમોશન માં એવું છે કાયદો કેટલા ગ્રહો ચંદ્રો ઉપગ્રહો એમાં પૃથ્વી પર ઓક્સિજન છે પૃથ્વી પર જ જીવન છે બીજા કોઈ ગ્રહ પર જીવન છે જ નહીં એવું કેમ હશે ભાઈ પૂછે છે રાવજીભાઈ પૂછે છે કે આપણા પૃથ્વી ઉપર જ ઓક્સિજન જીવ જીવ સૃષ્ટિ છે બીજા કોઈ ચંદ્ર તારા ગ્રહ ઉપર નથી એવું કેમ જીવ સૃષ્ટિ આપણી પૃથ્વી ઉપર જ છે બીજે ક્યાંય નથી ચંદ્ર પર તો સાબિતી છે બીજા પર જઈ શક્યા નથી પણ ચંદ્ર પર તો બધું ચંદ્ર ઉપર તો સાબિતી છે ને ત્યાં તો જઈ આવ્યા ને ના ના ખાલી મોહન જ નહીં શું થશે પંદર પંદર દુનિયા છે મનુષ્ય રહેવા લાયક બીજું બીજું મનુષ્ય સિવાય બીજા લોકો રહેવા માટે છે બાકી એ બધી દુનિયા ક્યાં છે બધી એને છે એનું વાતાવરણ હોય છે એટલે જઈ શકાય નહીં અરે સાયન્ટિસ્ટ નથી ખબર પડે બધા સાયન્ટિસ્ટ નિકાલ કરતો ના આવડે હવે આમાં શું રહેતું સાયન્ટિસ્ટ બહુ મોટી વસ્તુ છે લિમિટ છે જેટલું જાણીએ તો નહીં એક જાત નવીનતા છે એક જાત લક્ષાબેન પૂછ્યા ધૂમકેતુ શું છે ધૂમકેતુ શું છે ઇલેક્ટ્રિકલ બોડી ઇલેક્ટ્રિકલ બોડી જરા બહુ સ્ટ્રોંગ થયેલા હોય શું ત્યારે એ લાઇટ વાળા દેહમાં આવે એટલે સૂર્ય ચંદ્ર તારા એમાં આવે જે બીજાને લાઈટ આપે એનું બોડી જીવતા કેવાય જીવતા જ હોય છે બધું નિર્જીવી બાજુ વસ્તુ જ નથી સૂર્ય છે ને એ તો વિમાન છે એની અંદર સૂર્ય દેવ રહે છે